સાચો ત્યાગી સંસારીઓના દુઃખો પોતાના હો અને પોતાના સુખો સંસારીઓના હો એવી ભાવના રહેતી હોય તે ત્યાગી કહેવાય જો પોતે જ અશાતામાં રહેતા હોય તો બીજાને સુખશી રીતે આપે આ ધર્મ માર્ગ હોય તો એ શાંતિ રહે જગત ભોગવવા માટે છે તે ભોગવો પણ કોઈને દુઃખ ના દેશો અને જેને ત્યાગી થવું હોય તો થાઓ પણ કોઈને દુઃખી ના કરીશ બૈરી પાસેથી સાઇન કરાવી લે કે મારી સંપૂર્ણ રાજી ખુશીથી ભાઈ જાય છે પછી આ તો મારી ઠોકીને સાઇન કરાવી લે બધાને રાજી કરીને જ ત્યાગ લેવાય ભગવાને શું કહ્યું કે ખરો ત્યાગી પુરુષ કેવો હોય કે જેનું મોઢું જોતા જ આનંદ થાય આપણને તેમને પગે લાગવાનું મન થયા કરે એમને જોતાની સાથે જ ઇન્કમ ટેક્સની ચિંતા હોય તો એ ભૂલી જઈ આનંદ આવે દિલ ઠરી જાય આત્મા એક ક્ષણવાર અનાત્મા થયો નથી એને એક ક્ષણવાર પણ અનાત્માની ઈચ્છા થઈ નથી આત્માને ત્યાગ નથી જપ નથી તપ નથી ત્યાગીને આત્માના ત્યાગની ભ્રાંતિ છે અને સંસારીને આત્માના સંસારની ભ્રાંતિ છે